સ્ટેપ બાય સ્ટેપ તેની જોડે સ્ટેપ બાય સ્ટેપ પગથિયું પગથિયું તમે કોંગ્રેસ ભરાય હરિપરા ગયેલા ગાંધીજી માં નહીં હરિપરા ગયેલા પણ કોંગ્રેસ માં એવું કે અહિયાં કે વેધર વુમન અને બસ જોબ એનો કોઈ ભરોસો નહીં અમેરિકાનો ખરેખર એવું છે દાદા વેધર ક્યારે ચેન્જ થઈ જાય ખબર ના પડે રણમાં બરફ પડવા માંડી જાય ખરું ને હિરોસીમાં જાપાન નું હિરોસીમાં તેની અંદર બોમ્બ જે લાખો બોમ્બ લાખેલો લાખો માણસ મરી ગયેલા એ બોમ્બ આ ઓકરીજ ની અંદર તૈયાર થયેલો દાદા ઓકરીજ માં તૈયાર થયેલો એમ ને તે ભૂમિમાં દાદા આવ્યો અહીંયા એ કેવું એમ સમજાવો દાદા કે અમને કેવી એ ખાનગી નું કરે નહીં જાણે નહીં કોઈ ગમશે એમને સારું રહેશે કે મસ્તી લાગે છે ને ટાઈમ લાઈન પર આવે એના કરતા તો ડિફરન્સ બરાબર વખત પડી ગયા લીધી પડી ગયા આપી જ નથી જ્ઞાન તો જે અપાયું જ નથી ફૂલ ડોઝ એમ કે બાસ્કેટ છે ને એમાં બાસ્કેટ છે ને સત્યાસી સાંજે ઓકે ગરબા પર ભીડ કરેલી પેલા ભીડ નીકળી જાય તો પકડી તો પેલો ગાય એટલે શિવ નીકળી જાય શિવ ના રાખે રાગ નો દેશ દેવ કરવો પડશે ને બચ્ચા કેટલા સુધાર એમને સુધાર ના પૂછે લઈને આવેલા માતા લાલ કેવાય અંબે લાલ <laughs> રાખડી બાંધું રક્ષણ કરજો વિરા ભેગા છે ધીરે નહીં દેખાવ નહીં સંસારી જેટલા અમેરિકામાં બધા ટકા ખાયા ઇંગ્લેન્ડમાં અહીં કોઈ કોઈને બાધે નહીં હવે એ ગમે બહુ પૂછાય અહીંથી આવે ને બેનું ડખો નહીં કરતા અત્યારે ચોખ્ખું રહેવું જોઈએ ચોખ્ખું પ્યોર જગત પ્યોર થયું જાય એમો સ્ટાર્ટી થાય પેલા રહી નહીં નહી ભારતી બેન પૂછે છે કે મને ગરબાનો બહુ રાગ ગરબાનો બહુ રાગ હતો તો હવે કેવી રીતે કાઢવો ગરબા કરવાનો રાગ રાગે નીકળી જાય અને કોઈને ના ગમતો હોય તો આ જ કરે આવું ધંધો એ જે પીડ કરેલું હોય તે નીકળી જાય ને આપણે રાગ પીડે દેવ કરીને પણ પેલા કરેલી હોય ને એપ્લિકેશન કરેલી હોય ને તમે કઈ સમજ્યા તમે આપણે જો આ લાઈન નથી બે કઈ નખાના મારી હાજરીમાં પછી કોઈ કરશે જાય બરાબર ખોટી ભગવાન બધા બધું ઉડે છે પોતે જાણે મને નિવેદન જમવા બોલાવવા આવે તો બધું જમાડ જાતે બનાવે હા પછી કે તમારું જ્ઞાન તો જ્ઞાન ના આપે જ્ઞાન મળી જાય એટલે પછી મોક્ષ મળી જાય આ સારું રહી જાય પકડી મળે અને તો ખબર નહીં હતું તમને ગામે કશું કરવા મળે નહીં હા દાદા છોડી દઈએ ભગવાન વખતે બહુ સારું હતું અને પછી એ વિચારમાં પડી ગયું કે શું પૂરું કરું છું તો પછી એમાં એમાં જ લોકો વેસ્ટે મી લેકતે હુના દે પર બડા દાદા ની દ્રષ્ટિ મરે દરબાગાઈ એટલે એટલે આખો બધું કોવિડ ચાર્જ થઈ જાય બેટરી બરાબર ના બધા બગા જોઈન થેલા હોય બરાબર દેવા દબા અમદાવાદ દેવા આ એટલે મેં કાયનો કીધું આ બજ્યા મે પડીઓ બેડ પાણી તો મળવું જોઈએ ને આનંદ આનંદ લીધો જવું છે કે આ જઈને આવે ને માથે જોશો ને મારી બધી નાખશો બહુ જણા મીઠું નાખો દૂધમાં દહીં ના નાખે તો મીઠું ના નાખાય દાદા ના હોય કોક નાખી જાય છોકરો ના હોય તો કોક નાખી મારતા અહીં નહીં મારતા શું લેવા આગળ બાર બધું આ બીજું વિડીયો આમ કાઢજે દીકરા માયા બધું જુદું છે બધું આ ઉતરી જાય તો ઉતરા અને પછી છોકરો હોય ઘણી થાય તો અમને મોહ તો હાથ હાથ કરી દીધું દાળ દીકરો લઈ ના લે ને બહુ દાદા આમ જો શું મુંબઈ આપા આટલો બહુ જ એટલે ભાઈ તારે દીકરો તારે ખબર પડે સમજ પડી બોલો હવે કેમ કરી શકાય બધા સમજ સમજથી તો ના રખાય તો પેલું જમણા હાથે ખાવાની ટેવ પડી ગયેલી ને અનંત સંસ્કાર આવડા પડે બધા આવડા સંસ્કાર અનંત સંસ્કાર પડે સંસ્કાર લાઈટ બાર છે કે નહીં જોઈ લેજે હવે હવડા કરવાના હવડા હવડા કરવા હવડા સપના કોઈ કાય નહીં કોઈ બધા પાટા મેળી કરે ના લઈ જશે કેમ કાકા રડે છે તો છોકરો મરી ગયો મારો ડાયો એ મરી ગયો તો શું રડે છે દેખાવ સાથે ગયા છે આ લોકોને એ પથ્થર જેવા છે પથ્થર જેવા નાખે એટલે હર કરવાનું દહન કરવાનું દેખાવ દેખાય છે શું દેખાય તમને મળી ગયો ત્યારે ખવડાવે હું મળી ગયો કે અસમી મારો બાબો આપી ગયો આપણું તારા મોડ બગડી જાય દેખાવ કરવા માટે બગાડવું પડે ને એવું ખોટું ખોટું દેખાવ હું જોઉં અને કદાચ સીધી પહેલાં ખાઈ લો આપણે પછી કહીએ આવું થયું એટલે આવું ના કેવું મોડા બગડી જાય તો મોડા રાજી જાય તો ગેસ આપણી વખતે શું કહ્યું એમનો બેંકમાં જમા કરાવીને આવ્યા છે કે આપણે ઉપકારી નથી આપણે એની ઉપકાર કરતા બધું ગમે ત્યારે ના આવે ગમે તે બધો હિસાબ લઈ જાય આપણે બી ઉપકાર કરતા ને બાપ કરીને ઉપકાર ના ઉપકાર એટલે આપણે વાલી પણ બતાવી વાલી સમજ ગેસ છે બધા તમારો દેશ છે ને બે છે ને એક જ દેશ વાત ગમે છે કઈ ના તમને કડવી લાગતી નહીં આપવાને ના કરે આપડે દાદા દાદા કે અમારા ફાધર નાના ગુજરી ગયા છે આપડે કાગળ લખીએ બાબુભાઈ ને કે અમારા પિતાશ્રી નો સ્વર્ગવાસ થયો છે કાગળ લખીએ આપડે તે હમા લખે તમારા પિતા એમનો પિતાશ્રી નો સ્વર્ગવાસ થયો અમને બહુ દુઃખ થાય છે લખે દાદા કાગળ ઊંડું જ લખે પાછું એ લોકો કે તમારા પિતાશ્રી નો સ્વર્ગવાસ થયો તેથી અમને બહુ દુઃખ થાય તમને એમ કાગળ ઊંધો લખે દાદા પાછું આપણે પેલા લોકો એમ આપવા પણ આપવા આવ્યો દાદા આપણા ઘરે કોઈ મરી ગયું હોય આપણા અમારા મારા સસરા મરી ગયા તો આપણે સન્માન નો કાગળ લખીએ કે ભાઈ અમારા ફાધર ગુજરી ગયા પછી એ લોકો સામો આપણને આશ્વાસન લેટર લખશે કે તમારા પાતર ગુજરી ગયા જાણીને અમને દુઃખ થયું છે જમભાઈ એમ કે છે કે આપણે એવો કાગળ લખીએ કે અમારા પિતાશ્રી સ્વર્ગવાસ થયા છે સ્વર્ગવાસ થયા છે એ લોકો એમ લખે કે તમારા પિતાશ્રી નો સ્વર્ગ સ્વર્ગવાસ થયો છે તમને દુઃખ થયું છે તો ખરી રીતે એમ કે સ્વર્ગ માં ગયા હોય તો દુઃખ કેમ નું થાય એ તો માં ગયા આ તો બધું લખવાનું જૂઠું બધું વાતો બ્રાહ્મણે શીખવાયેલું તું કઈ જણાવ પડે એવું લખાતું છે પોતાના બાપની આવડી જાય પોતાની પોતાને આ બધું અમારે સ્વર્ગમાં ગયા એમ લખાયું ખાવા કરીને પછી ગરબો આવે છે આદમી ગરબો બેઠો બાવર બધા કકડાટ કર્યા નગર કરે બરાબર દાદા તમારે તમારું મોડલ અલગ એવું લાલી વગર બધું લેણું વેણું ચૂકતો થાય એટલે ના ના જાય આ તો બાકી હોય તો હજુ આ તો બાકી કેટલા છોકરા ચાર તમે જાણનારા મળીએ ને જાવે ને હાજર હોય આપડે કુટુંબ વાળા આપડે ઘરે આપડે જ નતું ચડે એવું શીખાયું રામ રામજી નું એ છે પેલા Thank you. પણ ઓછી કરતો નતો ને સાહેબ ચિંતા કોઈ ઓછી કરતો નતો છોકરાઓ કરે ચિંતા ઓછી તમારે કે કરતા હોય બધા ઓછી કરી છે તમારી કોને મોડું દિવસ જેવું <laughs> અહીંયા પછી મોડું સારું છે કરે છોકરાઓ તો કે પણ પોતે કરે છોકરા ભગવાન નું માનવું નહીં કૃષ્ણ ભગવાન પછી આ છોકરાઓ કરે છોકરા ચિંતા ના કરશો શું સમજો સમજાય નહીં હા સમજો લોકો થોડો બધો યોગા કોતરો કે છે ને આપડે તમારે તો સીઝન કેટલે ક્યારે બેવાની સારી સીઝન ક્યારે આવતા મહિનાથી દાદા જુલાઈ પહેલીથી જુલાઈ ફર્સ્ટ આવતા મહિનાથી દાદા જુલાઈ ઓગસ્ટ અને ઓક્ટોબર ત્રણ જ મહિના ત્રણ ને આમ તો છ મહિના દાદા સાર તો તમે સીઝન સારી પેલા પેલા વ્યાપ ને चाहिए आप आइए आइए हाँ आप सब आइए फिर next time I will let you know हाँ थैंक यू फॉर कॉल या કર્યા કરે વાંચ્યો પછી જાદવમાં શું કરે માગેડે હવે નહીં માગેડે આખી દુનિયા દુઃખ એની કોઈ એવા લાગે કેમનું લાગે છે લોકોનું કઈ દેખાવું પડે જઈને કેટલું બરાબર ફળ આપી જાય બુદ્ધિ ના બકરા નું કામ નથી બધા લોકો હૃદય કરી એક લાખ કરી છે બીજા કોઈ દાદા નીકળવાના જ તમે બધા કે નીકળવાના નીકળવાના નીકળવાના દાદા ગાંઠી ગાંઠી જો હિન્દુ કર્મ પ્રાર્થનાઓ કર્યા કરે રાત મહાત્માઓ બધા ભેગા ગામે ગામમાં પ્રેમ પ્રેમ કરશે પ્રેમ કરશે આ તો ગાતે આવે થઈ પડી અગ્નિ સૂત્ર માં વર્મા હતી આજ્ઞાસિંહ નીકળી ગયો કદાચ દોષ થઈ જાય પણ તરત ખબર પડે કે આ ખોટું થઈ ગયું દોષો થઈ જાય તરત ખબર પડે કે આ ખોટું થયું માફીઓ માગ માગ કરીએ તો પરિવર્તન જ થઈ જાય ને બધાના દાદા પરિવર્તન હૃદય પરિવર્તન થવું પેલું હૃદય પરિવર્તન પેલું થવું એટલે માણસ તો ખ્યાતે અને બુદ્ધિ ત્યાં જુદો પડે જુદો પડે બુદ્ધિ વાપર્યા કરે ને હા દાદા હા દાદા અને એવું જણાવ્યું જરા વધારે જોવાનું થાય એટલું બરાબર ત્યાં તો હૃદય પૂરી હતી નવો ઉપાય મને આપતો પુત્રો ભગવ તમે સમજ્યા હૃદય પરિવર્તન આ દાદા પ્રેમથી હૃદય પરિવર્તન થઈ જાય છે માણસનું એમને તો આચાર જ જોઈએ આચાર જેનું જે હોય એ પછી લગન હોય એમ આ માલ છે કામનો લોકોને આની પર આ માલ છે કામ લોકો ને બરાબર ગીરીબેન છે લોકોનો દરેક ની પાસે શું કામ નથી જાણીએ <laughs> હૃદય પરિવર્તન મોક્ષ તેનાથી તે બુદ્ધિથી નથી હાથથી એટલે બિચારા ભક્તિ બહુ સુંદર બે આવે છે ને બે દાદા વિશે આમ આમ બે કઈ ખોટતી નથી પોતે બોલે છે કે ફોટો ફોટો લેવા જોઈએ ફોટો લેવા જોઈએ લાગે છે સાંભળતો નહીં બરોબર આનંદ ખોયેલો રેવાય નઈ જે વખત જે ચાલતું તેમાં તમને કરે ખોયેલો રહ્યા પાછળ પાછળ માર માર ખરાબ આગળ પાછળ ખોઈ ગયા એટલે માર પડે પછી જમ પહેરી જાય આગળ પાછળ વિચાર કર્યો મરી ગયો માણસ દંડા પડે એવું લખ્યું જ મળી જાય એટલો વિચાર કરશો ને કરવા જેવો એ નથી તમને આવી જાય નઈ આવી જાય થઈ જાવ ભેદ થોડું થોડું ઘર પરિવર્તન થયું જ નહીં થોડું થોડું દાદા પર રસી જે જગ્યાએ બોલાય છે અને પછી જો જો તમારું જેવું રહેશે અત્યારે જે શનિવાર થયો એ શનિવાર નો જ હોય રવિવાર ના હોય કે મન હોય એ જ પોલીસ નું કામ પોલીસ એટલે શું ના જોઈતી જંજટ કરવા કરવી કાયદો તો છે અને પોલીસ કહેવાય શું પેરેડાઈઝ માં વ્યાપે કર્મમાં વ્યાપે <laughs> ને છે ને પાછળ એની ખોર ના આગળ બીજું દાદાને આજ્ઞા પૂછ તમે બોલો તો આને તો વાર નહીં લાગતી નહીં પેલા બે જણ ને પાસે ખોવાતા નથી આગળ એવું ખોવાતા વર્ષમાં હા રડવાનું વર્તમાન વર્ષે પછી હશે એટલે ભૂલું રડવાનું ભૂલી જવાનું એ ક્યારે શ્રમિક માર્ગ હોય ત્યારે ઉપદેશ લેવાની ખાતર ત્યાં તમે વિચારો ક્યાં વિચાર તો ફોર્મ ક્યાં વિચાર ચાલે ને બરાબર <laughs> ગમે છે વાતો શું ગમ્યું બધું બધું અમલમાં આવવું જોઈએ ને અમલમાં આવવાનું મારા અમલમાં લાવવાનું મારા હાથમાં બીજો કોઈ હાથમાં બીજો કોઈ જીવતો જ નહીં ખાવાનું તો હાથમાં પીવાનું તો હાથમાં ત્યાં મને બધું આમ કર્યું તે તમારા હાથમાં અને અમલ મલાવવાનું તમારા હાથમાં નહીં શું કરીએ તો અમલ થાય ને ભૂખ મટાડી કે આપણા હાથમાં નથી પણ ખાઈએ તો ભૂખ મળી જાય ને આપણા હાથમાં જ છે ને બહુ ચોખ્ખી થઈ ભૂખ મને બોલાવી મટાવી દે ને મારા હાથમાં છે હા ભાઈ એવું છે બધાઈ જગ્યા તેને હજુ થોડું પીસાવી રાખીએ છીએ ગયા બરાબર છે બહાર વર્તાલ છે ને હું જોઉં છું વાર ગયો થોડું ગયું બધું ઈશ્વર જતું રહે છે થોડું બાકી છે જતું હજુ રહે છે ભૂતા ઉભા થાય કોઈ વાર કોઈ કા સ્ત્રી ના ભૂત બધા ઉભા થાય હજુ છે નહીં હા દાદા બરાબર જતું રહેશે આ માર્ગ સારો લીધો છે કરવાનું તારી કઈ ભૂલ થાય છે ચાવી આટલે બાજુ બધું જોયા હતા એ થોડું નથી અમારા એનાથી અમારે એક બાજુ છૂટી જાય છે તારી તારી તારી છૂટે જ નહીં સમજાય છે ને મારા થઈ જાય ગાડું થઈ જાય મેળ થઈ જાય સહજ બંધ થઈ ગયું બાદ નિરંતર આનંદ રહેવું દાદાને ખુશ રાખવા આજે નિર્મળ રાખજો તારે રખાય નહીં દાદા કુદરત રહેવા દાદા એ શક્તિ છે એટલે હવે શક્તિ એ ના મારે બોલતા પર ઉઠી જાય છે તો મારા બધા એમ થાય બધું એમની ઘડી ઉઠાડ્યું એ મારું મન કાપી કહેવાય એ ના કહે છે કે તમારે એવું કરવું Your awareness is broken. Uh, સારી સારી ગોદા પર તજકો બીજા નહીં સારી એટલી પણ એટલે પુણ્ય હારી નહીં દાદા પુણ્ય નું જે પાછળ પાડી દે એ શું એવા એવા અંતરાય કરમ અંતરાય કરમ હોય એ પાછળ પાડી દે આપણને જ્ઞાનમાં કે અજાગૃતિ પાછળ પાડી દે અંતરાય અંતરાય આપડા પૂછા થી કરતા આ પૂછા તો બેઠો ખુલ્લો કરી આપે ગુજરાતના વાળા હતા તે પૂછા ખુલ્લો છે આપડે નક્કી કરવું છે નિશ્ચય કરીએ એટલે થઈ જ જાય આપડા હાથમાં નિશ્ચય કર્યો નિશ્ચય કર્યો નથી એવું છે તો હજુ કાચું એટલે જરા કાચું થયા કરે પાક નથી સરસ થયા કરે ઘણી ઘણી મૂકો છો બધા ફરી ગણો છો ફરી ગણો સમજાય તમને ગણવાનું હોય જ નહીં નિશ્ચય એટલે ક્યાં કરવા વાક્ય નથી એરપોર્ટ જવું છે નીચે ના શું થાય ના જવાય ના જવાય કોઈ કે હું છે ગયા પણ ઉધર પણ નીચે તો જોઈએ ને ના ઉધર પકડાય ના તો ઊંધે ગયા હોય તો કતો દેખાડે કોઈ ઊંધે ગયા હોય તો કોણ દેખાડે પૂછો દેજે ને ખોટું બોલી ક્યારે આવું પડી ગયે એ કહેતા એને તો ખોઈ જજો એ કે હું નહીં ખોઈ જવું મૂર્ખા પોલીસ હોય તો ખોવાઈ જાઉં હું પોલીસ નહીં તમે પોલીસ નહીં તો અર્થ મેરી મૂર્ખા કોણ એટલે ભગવાન બહુ દયા ગયા માં ત્યાગ કરે વખતે ભૂલી જાય તો કોઈ જે આવું કરે બહુ દયા કોઈ જાય ખરું કોઈ જાય ખરું કોઈ જાય એમાં પણ શું શોખ છે માણસ શોખ ખોવાય બરાબર છે લગન માં ગીતો ગાવે ગીત હા ગરબા ગરબા કુદાકુદ અમેરિકન બધા સારી છે લોકો પ્રયત્ન કરે આપણે ના કહી શોખ હોય તેને ખોવાનું અગર શીખરે જીરો લખો ગુજરાત માં આવે લાગે તો છે એવું કેટલા વખત આપણા હાથમાં નહીં દેહ આપડે હાથમાં નથી દેહ ના મહારાજ આપડે હાથમાં છે ને મહારાજ કઈ જમી લો એટલે હા છૂટી ગયા અગિયાર વાગે કરો કાલે જાગતા કરી લેશે કરી <laughs> સારી મળી શકશે ને નિરંતર તો આનંદમાં જ રહેશે નિરંતર જે કંટાળો આવે ને